જન્મત્યજે જોજી જન્મિત્યા જેજે પ્રણામ બોલ્યો और કોણ બોલ્યું જેજે ને હું બોલ્યો કરણ તમે ભેગા છો આજે શરણ મંગલાચરણ કરો यत्पादाम्बुजरे नव प्रियाणां तानि दातार्यात् जनो मामि मुहुर्मुहुर् यदनुग्रहतो धन्तु सर्वदुःख सर्वदुःखातिवो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमदवल्लभनन्दनम् अज्ञानते निरान्द्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरणमिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि गदयशेषे तुलाक्षिराभिसायणम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्दिश्य चतुर्दिश्य चतुर्दिश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽस्तु पञ्चदानजये महा સુંદર હો ચાલો તો આજે હિલક તું કર વાર્તા પ્રસંગ પાંચ નહીં નહીં હજી તો ચોથો ચાલુ છે ચોથામાં આપણે જોયું ને પાંચસો બત્રીસ માં પેજ ઉપર કુંદનદાસજી અતિ આનંદ પાય છે ત્યાંથી નહીં ત્યાંથી નહીં જો 532 પેજ 532 માં પાના ઉપર માનસિંહ ચલ્યો ગયો ત્યાં સુધી આપણે કર્યું હતું એક બે ત્રણ ચાર પાંચ સાત સાત હા તપતિજીને ત્યાંથી ભગવતીજીને પાસ આય કે કુંભનદાસજી તો કહી જો ઘરને તો કુછ હતો નહીં તો રાજા દેતે હતો તો કયો ના નિયમ એટલે પછી ભતીજીએ પાછળ એને કીધું કે રાજા એટલે ઘરમાં તો કશું નથી રાજા આપતા હતા તો લીધું લીધું કેમ નહીં તબ કુંભનદાસજી કહે જે બેટી રાંડ એટલે પછી કુંભનદાસજી કીધું કે જો બેઠી નો મતલબ ન ખબર એટલે એને ગાળ આપી એમ કુંભનદાસજીએ પોતાની ભત્રીજીને તાળ આપીને કહ્યું કે ગોવર્ધનનાથજી સુનેંગે તો ખીજેંગે જો કુંબનદાસ કી ભતીજી બડી લોભીન હે ઠાકોરજી આ વાત સાંભળશે કે માનસિંહ પાસેથી કેમ ન લીધું ઘરમાં કંઈ હતું નહીં તો ઠાકોરજીને એમ થશે કે આ કેવા લોભિયા છે પછી કરશું દાળ છે ભટ્ટીજીને કહ્યું यो मैंने तो सुख के कहयो हत यो नोक तो कच्चा नाही जायत है એટલે પચ્ચી ભસવી જે કીધું કે હું તો વસીને કીધું મન તો કશું નથી કૈતો તબ સુન્દરજી કહે ભયો જો બેટી કૌસ લેખી લેવેકી વાતાહ અહ સતિ મે હું કભૂ ન કહીએ હાથી મેં હું કભું ન કહ્યો ન કહીએ ન કહીએ એટલે પછી કુંભનદાસે કીધું જો બેટા કે કોઈ પાસેથી લેવાની વાત મજાકમાં પણ ક્યારે ન કરવી એટલે પછી કીધું કે કોઈ વાત કોઈ વાત નહીં લેવાની વાત બી ક્યારે ક્યારે કહેવાય જાય એમ નહીં એમ નહીં એટલે કોઈની પાસેથી લેવા માંગવાની જે વાત છે એ મજાકમાં પણ નહીં કરવી ક્યારેય નહીં કરવી तो तब श्री गोवर्धननाथ जी आए के कुंभनराज जी की गोद में बैठे के कहे जो तू एक छीन में ऐसो क्यों हो गयो એટલે પછી શ્રી ગોવર્ધન નાથજી આવ્યા ને કુંભણદાસજી ખોડામાં બેસીને કીધું એટલે પછી તું એક છીન આવો કેમ થઈ ગયો એક છીન એટલે એક મિનિટમાં આવો કેમ થઈ ગયો એટલે ઉદાસ ઉદાસ કેમ થઈ ગયો તેરે મન મેં કહા હે એટલે તારા મનમાં શું છે તો તું મોશો કહે એટલે પછી તું મને એ વાત છે તો કુંભનદાસજી ને પધરાયો એટલે પછી કુંભનદાસજી પધરાયો તો પર પરમ ભાવ સે જીય કે મોહન नैनन से मति टरो परम परम भाव से जिए के मोहन मेहनत से मत, आ, मति टरो इसमें परम भाव से ये हूँ समझा दे पी એ રહેવા દે એટલે કુંભંત માનસિંહના આવવાને કારણે ઠાકોરજી કુંભનદાસજીની ગોદીમાંથી ઊભા થઈને અને વૃક્ષ પાછળ સંતાઈ ગયા ને તો ઠાકોરજી એમનાથી દૂર ચાલ્યા ગયા કુંભનદાસજીને એનું એમને બહુ દુઃખ લાગ્યું એ કુંભનદાસજીએ પોતાનું એ દુઃખ આ પદમાં એમણે રજૂ કર્યું છે કે તમે મારા ભાવતે મતલબ તમે મારા બહુ પ્રિય છો મને બહુ ગમો છો મોહન એટલે ઠાકોરજીનું નામ છે કે તમે મને ખૂબ ગમો છો અને મારી નજરોથી તમે ક્યારે પણ દૂર ન રહો જોલો જીવું તોલો દેખો બાર બાર પાઈ લાગો ચિત્ત અનત ન ધરો જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી હું આપને જ ઘડી ઘડી પગે લાગું અને આપના સિવાય મારા મનમાં બીજું કંઈ ના આવે એવું બધું એમણે આમાં પોતાના ભાવ પ્રકટ કર્યા સોયા કીર્તન સોયા કીર્તન કુંભનદાસજી કો સુનકે શ્રી ગોવર્ધનનાથજી ઘરે તો લપટી કે કહે જો કુંભનદાસ નહીં ચાહતો એક બાત કહન તો આવ્યો હું એટલે પછી આ કીર્તન સંભળાવીને કુંભનદાસજી શ્રી ગોવર્ધનનાથજી ઘરે ઘરેથી લપટીને કહી કીધું કુંભનદાસ હું તને વાત કહેવા આવ્યો છું બરાબર કુંભનદાસજી કહ્યું જો કયો એટલે પછી કુંભનદાસજી કીધું તમે કહો આપુવા સમય બાદ કરત હતે તો તો સમય તો રાજા અભાઈ ગયા આવી ગયો એટલે પછી તમે કશું વાત કહેતા હતા તો ત્યારે રાજા આવીને રાજા આવી ગયો તો આખું ભાગી ગયે એટલે પછી તમે ભાગી ગયા તો શબ્દ મેરો મન વા બાતને લાગી રહ્યો ને એટલે પછી ત્યારથી મારું મન એ વાતમાં લાગી રહ્યો છે તો એ બાત આપો કૃપા કરી કે કહ્યો એટલે પછી આ વાત તમે કૃપા કરીને કહો મને તબ શ્રી ગોવર્ધનનાથજી આપું કુંભનદાસજી શું કહે જો કુંભનદાસ આજ સુખાન મેં તખાન મેં હોડ કરી હે એટલે પછી જયારે ગોવર્ધનનાથજી કુંભનદાસજીને કીધું કુંભનદાસ આજ સખાનમાં હોડ <laughs> પડી છે એટલે હોંસાતોષી છે એટલે એમના શરત લાગી છે જો ભોજન સબકે ઘર ન્યારો નારો દેખીએ એટલે બધાના ઘરેથી જુદા જુદા પ્રકારનું ભોજન આવે સામે સુંદર કોણ કે ઘર કો હે એટલે કોના ઘરે સૌથી સારામાં સારું ભોજન છે તો એની એની આ કોમ્પિટિશન છે હોડ એટલે કોમ્પિટિશન સર તુમ્યું કચ્છું મનોરથ કરજો કરોગે કરોગે એટલે પછી તમે કોઈ મનોરથ કરશો તો મેં યહ બાત સાચો કરી આવ્યો હું એટલે હું તારાથી આ વાત કહેવાયો છું તો કુંબનદાસજી પૂછે જો આપકી રુચિ कहते हैं એટલે પછી કુંભનદાસજી કીધું કે તમારી રુચિ શેના પર છે તબ શ્રી ગોવર્ધનનાથજી કહે જો દ્વાર की મહેરી दही दूध बेजरी की रोटी और टेंटी की ટેટી કો સાગ સંધાનો તો સાગ એટલે આગ સંધાનો સાગ સજાનો પછી પછી શ્રી ગોરધનનાથજી કે જ્વાર જ્વારની મોહરી દહીં દૂધ બેજરી બાજરીનો બાજરીની રોટલી અને તેજીનું શાક સબ કુંદનદાસજી કહે છે આમાં મહેરી એટલે ખીચડી એટલે જુવારની ખીચડી દહીં દૂધ બાજરાની રોટલી અને ટેટી એટલે તમારે જે કૈડા એનો શાક અને એનું અથાણું સંધાણું એટલે અથાણું આ ઠાકુરજીને ગમતું હતું એ કીધું એટલે પછી કુંભનદાસે કીધું કે ઘરમાં સિદ્ધ છે તો શ્રી ગોવર્ધનનાથજી કહે જો દેવી મંગાવે મંગાવો એટલે પછી શ્રી ગોવર્ધનનાથજી કે જલ્દી લઈ આવો तो तब कुंदन जी किसी को कहे जो घर से बेजरी तो चून पेटी को साग समझा समझानो दही दूध દેજી લે લે આવો એટલે પછી કુંભનદાસજી ભત્રીજીને કે એ બાજરીનો નથલું પછી તેટીનો શાક અને અથાણું દહીં દૂધ જલ્દી લઈ આવો તબ ભતીજીને કહી જો બાજરી કો છું તેટી કો શાક સંધાણો દહીં ઇતનો તો मैं ले आई हूँ और दूध जमाए जमाए के जमाए के गाय सातो हतो है એટલે પછી ભત્રીજીએ કીધું કે બાજરીનું ચૂર્ણ ટેટીનું શાક ને અથાણું દહીં આટલું તો હું લઈ આવી છું પણ દૂધ દૂધ દૂધ જમાય જમાય રે એટલે એટલે દહી હોય ને એને આપણે તૈયાર કરવું હોય તો પેલા દૂધ ને ઉકાળવું પડે પછી એની અંદર થોડું ઠંડુ થઈ ગયા પછી એમાં થોડું દહી મિલાવવું પડે એમાં જામણ નાખવું પડે એટલે ત્રણ ચાર કલાકમાં પછી એ દૂધ જામીને અને દહીં થઈ જાય તો દૂધ જમાવે કે તાઈ તાતો હોતે એટલે દહી બનાવવું છે દૂધનું એટલા માટે દૂધ ને હું ત્યારે ગરમ કરી રહ્યા છીએ તાતો એટલે ગરમ કુંભનદાસજી કહે છે આજ દૂધ જમાવે નથી એટલે પછી કુંભનદાસે કીધું આજે દૂધ જમાવતા નહીં दूध की हांडी और द्वार घर से દરીકે લે આવ એટલે પછી દૂધ દૂધની હાંડી અને દ્વાર ઘરથી દળીને લઈ આવો પીસીને લઈ આવો દળીને એટલે પીસીને એનો લોટ કરીને પછી જ્વાર ઘરથી પીસીને લઈ આવો તો તહા કાઈ મેં રસોઈ કરત છે હો એટલે પછી ત્યારે હું રસોઈ કરીશ ત્યાં તહા તાઈ એટલે ત્યાં સુધી હું રસોઈ કરું છું એમ એટલે તું લઈ આવ ત્યાં સુધી હું રસોઈ કરું હા શાબાશ તો ન્યાય કે તો બેટ હિંમત હે એટલે નાઈને પછી કુંભનદાસજી બેઠા હતા ચારસો બેજરી की रोटी नॉन डारी के ઠીકરા પેક્યો ઠીકરા પેકી એટલે પછી બાજરીનો બાજરીની રોટી નોન ડારી કે નોન એટલે નોન એટલે મીઠું એટલે મીઠું એમાં પધરાવીને અને ઠીકરા એટલે તાવડી તવા ઉપર એમ તવા ઉપર એને તૈયાર કર્યું એમ આગળ ચલો આને આપો હિલગને જી જે ઇતને મેં ભતીજી જમનાવત રામ મેં જાય કે દ્વારી દરેકે દૂધથી હંડી આવી એટલે પછી ત્યાં સુધીમાં દક્ષિથી જમનાવર ગામમાં જઈને દ્વારી એટલે જ્વાર જ્વાર ઘરમાં જઈને દૂધની હાંડી લઈ આવી નહીં જ્વાર દરીકે એટલે જુવારને પીસીને દૂધની હાંડી લઈ આવી હા દરીને કે તિલક કરશે આગળ तब कुंभनदास जी हांडी में पानी डाली के जवार की सामग्री સિદ્ધ થયો એટલે પછી કુંભનદાસજી હાંડીમાં પાણી ડાલી અને જવારની સામગ્રી સિદ્ધ કરી ઇતને ધરતે સખાન કી છાક આવી એટલે એટલામાં ધરતા ઘરેથી સખાની છાક આવી છાક એટલે શું ખાવાનું હા ખાવાનું તો કુંભનલાલજી કી સામગ્રી શ્રી ગોવર્ધન પાસ जी पास રાખે એટલે કુંભનલાલજી એ સામગ્રી ગોવર્ધન ગોવર્ધનજી પાસે રાખી पाछे घर के सखाल को સખાય આપવું આરોગ્ય સખાઓને સખાઈ અને એ આરોગ્ય પ્રકાર તો આ આગળનું વાર્તા જ લઈ લે और जब और जब श्री ठाकुर जी तो कुंभनदास जी की सामग्री बहुत स्वाद लगी तो તા સમય કુંભનદાસજીને કીર્તન ગાય એટલે જ્યારે ઠાકોરજીને કુંભનદાસજીની સામગ્રી બહુ સ્વાદિષ્ટ લાગી એટલે એમને એ કીર્તન ગાયું તો પણ हम्म, ब्रज में बड़ो मेवा यह टेटी जाको होत है साग संथानो और बेजर की रोटी ले ले डलिया बीनन निकसी बड़े गोप की बेटी कुंभन दास लाल गिरधर सो वे गई भेटा भेटी सो यह तो यह कीर्तन तो यह कुंभनदास जी અતિ આનંદ પાય તે જાય એટલે આ કીર્તન कुंभनदास जी અતિ આનંદ પાઈને ગાયું और अपने मन में कहे जो श्री गोवर्धन नाथ जी ने भली एक बात कही जो यामे या लीला को अनुभव गयो कुंभनदास ગોવર્ધનનાથજી એ ભલી એ વાત કરી જે જેને આ લીલાનો અનુભવ થયો हम्म, या गोवर्धन जी कुंभन दास जी के कृपा करते आ प्रकार श्री गोवर्धन दास जी कुंभन दास जी पर कृपा करता राजन कुंभन दास जी रस में मग्न हो गए इसलिए ये दिवस कुंभन दास जी रस में मग्न हो गया था तो सांझ को शरीर की शुद्धि એટલે સાંજે શરીરની શુદ્ધિ થઈ શુદ્ધિ થઈ એટલે શું હા તો સાંજે ભાનમાં આવ્યા એમ ત્યાં સુધી ઠાકોરજીમાં જ એમનું મન ચોંટેલું રહ્યું સાંજે એમને પોતાનું ભાન આવ્યું પરાસોલી આજ મેં શ્રી ગોવર્ધનના અંતિમ દર્શન લાવી પાડ્યો એટલે પરાસોલીથી દૂર એટલે થી દોડી અને ના દર્શન નહીં થયા નહીં નહીં એટલે ત્યાંથી એ દોડ્યા અને એમના મનમાં એમ થયું કે મેં આજે ઠાકોરજીના દર્શન કર્યા નથી ધીરો મન में उठी आयो તો ગાજ ભોગ સરસ હતો તા સમય મન में उठी आयो मन में કુટુંબાજી મંદિર મેં આયે નીચેની લાઈન એટલે પછી હીરામનમાં ઉઠી અને કુંભનદાસજી ભોગ કરાઈ અને હા એનો મતલબ એમ છે કે એમને ઠાકોરજી મળ્યા એટલા વખતથી એમને દર્શન ન થયા ને એટલે એમના મનમાં વિરહ થયો વિરહ થયો એટલે દુઃખ થયું મળવા માટે કે અત્યાર સુધી મેં ઠાકોરજીના દર્શન કરી ન શક્યો તે વખતે રાજભોગ સરતા હતા સાંજનો સમય હતો ને એટલે સાંજે ભોગ સરી રહ્યા હતા ત્યારે કુંભનદાસજી મંદિરમાં પહોંચ્યા હતા વિજય છે મંદિર જો કબ દર્શન कब दर्शन करे दर्शन आई इतने में ट्रेन की सीवाड़ खुले એટલે બાદ ટ્રેનની सीवाड़ खुली गई तब એટલે શયન એટલે ઠાકોરજીના શયન ભોગ સર્યા પછી ઠાકોરજીની શયન આરતી થાય ને તો એ શયન આરતીનો સમય થયો ને દરવાજા ખુલ્યા जी जी तब कुंभन दास શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન કરીને તક એટલે પછી એટલામાં એ દર્શન કર્યા શ્રી ગોવર્ધનનાથજીનો અને ઇકટ જે ઇકટ સમજ નહીં નેત્ર એકટક એટલે ટકટકી આપણે કહીએ ને આપણે એક જગ્યાએ આપણી નજર ચોંટી જાય એટલે નજર ઠાકોરજીમાં લગાવીને ને એમણે આ કીર્તન ગાયા લોચન મિલી ગયે જબ ચાર્યો પછી નંદ નંદન કી બલી જઈએ છીનું છીનું બાની કો ઓર હી ઓર તો યા પ્રકાર તો યા પ્રકાર વર્ષ કે કીર્તન કુંભનદાસને મહત ગાય એટલે આ પ્રકારે રસના કીર્તન કુંભનદાસજીએ બહુ બધા ગાયા તો જે કુંભનદાસજી હશે કૃપાપાત્ર ભગવદીય હશે એટલે કુંભનદાસજી આવા કૃપાપાત્ર ભગવદીય હતા શાબાશ બહુ સરસ કર્યા હું બંને જણાએ ચલો આમાં કોને શું ગમ્યું કઈ પૂછવું હોય તો પૂછો જે મને આમાં આ સારી લાગી કે જે કુંભનદાસજી હતા એ જ્યારે રસમાં મગ્ન થઈ ગયા હતા પછી એમને વિરત સત્યવ ઠાકોરજીથી ના મળે એટલે એ દોડતા દોડતા ઠાકોરજી પાસે ગયા એટલે એના પાસે એટલી એટલી ઠાકોરજીથી દૂર રહેવા માટે એટલી શક્તિ નથી એમને ઠાકોરજીથી મળવાનું જ મન થાય હા સાચી વાત છે મને પ્રશ્ન છે કે ગાય માતા કેવાય તો કુંભનદાસ ના કુંભનદાસજી ના ઘરે ભેંસ કેમ હતી ભેંસ માસી કહેવાય પડિયા ગાય માતા હોય ને તો ભેંસ માસી કહેવાય તો વાંધો નહીં ગાય નથી એવું થોડું કઈ કહ્યું છે અહીંયાને બધાને ગાય પાડવી એવો નિયમ પણ નથી તારે ત્યાં છે તો પછી બિચારા કુમનદાસજી ઉપર ચડી બેઠો તું એવું કીધું કે તેની પાસે ભેંસ નથી પણ ગાય નથી ના ના એ આપણને ખબર નથી હતી કે ન હતી પણ ભેંસ હોય તો એમાં કઈ વાંધો નહીં ઠાકોરજી પણ ભેંસ ચડાવતા હતા જો વાર્તામાં આવે છે ને પાડા ઉપર બેસીને ઠાકોરજી પધાર્યા હતા ટોંડના ઘનામાં એટલે એમાં વાંધો નહીં કઈ હો ગાય હોવી સારી વાત છે પણ કદાચ ભેંસ પણ હોય તો એમાં કઈ ખોટું નથી અને જે જે એક પ્રશ્ન હા બોલ ને કુંભનદાસ એટલે ઠાકોરજી આવીને કુંભનદાસજી ને વાર્તા કરવાને આવ્યા તો કુંભનદાસજી ને એના દર્શન તો થયા તો એને એવું કેમ લાગ્યું કે મેં આજે દર્શન જ નથી કર્યા હા એટલે એ તો ઠાકોરજીને જે લીલા છે એ એમને ત્યાં થઈ બાકી કુંભનદાસજી તો ત્યાં શ્રીનાથજી જે દેવાલયમાં વિરાજતા હતા ત્યાં દેવાલય સાથે બંધાયેલા હતા ને ત્યાં કીર્તનની સેવા કરતા એટલે એમનો જે રોજનો નિયમ છે એ નિયમમાં જે મળે શ્રી ઠાકોરજીના દર્શન એ ન થયા આ તો વધારામાં હતા સમજો ને જે જે મનામાંથી એ વાત ખબર પડી કે કુંભનદાસજી હતા એ તેમનો સખાભાવ હતો જેમ કે આપણે ઠાકોરજી નો બાલક સ્વરૂપ લઈએ એટલે આપણને આવું કઈ શું કહેવાય ગલામાં લીપટી એવું બધું ના કરે એટલે કુંભનદાસ આપણને બાળક જેવું વર્તન કરે અચ્છા તમને આમાં ગયો રાજીવ સુઈ ગયો જજે અહીંયા છું અચ્છા જજે મને અમે એ સારું લાગ્યું કે કુમનદાસી એમની એવું કીધું કે કોઈ દિવસ હસવામાં બી કઈ માંગવાની વાત નહીં કરવાની જો ગોતીને લાવ્યો ને જોરદાર ઓર આદિત્ય હિમાંશી જે છે એ જ વાળી વાત હતી રાજી વાળી કે એમ એમ સાથે કોઈ જયારે એમ ધનવાન માણસ કોઈ બેઠો હોય આપણે કોઈ સામેથી ઉપહાર આપે તો આપણે તો એમ લઈ લઈએ પણ એમ કુંભનદાસજી એમ કઈ લેતા નતા પછી જયારે ભતીજીએ કીધું કે તમે કઈ લઈ લેતા તો પછી એમને કીધું કે ઠાકુરજી સામે એવું કેમ બોલો છે એમ ઠાકોરજી સાંભળશે તો પછી કેટલો ગુસ્સો વળશે એટલે ઠાકુરજી પ્રત્યે એમને એટલો સ્નેહ હતો કુંભનદાસજીને એટલે પછી એમને ભત્રીજીને ગુસ્સો કર્યો કે લોભ ના કર શાબાશ ચલો સુંદર બધાએ સારો ભાગ લીધો હવે પ્રવેશિકા અહીંથી રજા કરાવશે તો આપણે અહીંયા વાર્તાનો ક્રમ જી જય જય જય પ્રણામ કોઈ જોઈન થયું છે હા હું ને ઉર્વી જલ્દી બોલ બેટા ચલો ઉર્વી લાસ્ટ ક્લાસ ની સમારી કરો એક મિનિટ એક મિનિટ આ નીવ છે ને એટલે એક મિનિટ હા વેલ હલો આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું કે આપણે ભણ્યા કે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધની દીક્ષા પછી જ સેવા કરવાની આજ્ઞા આપે છે અને એ કેવા ગુરુ પાસેથી આપણને દીક્ષા લેવી જોઈએ એના લક્ષણો બતાવ્યા છે કે એમને પૂરેપૂરું ભગવદ્ ગીતાનું નોલેજ હોવું જોઈએ એમને ભાગવત પુરાણનું નોલેજ હોવું જોઈએ ભાગવત પુરાણ નું નોલેજ હોવું જોઈએ કૃષ્ણની સેવા કઈ રીતે કરવી જોઈએ એની એનું બી ખબર હોવી જોઈએ અને બીજું જોયું આપણે કે એક મિનિટ રાજા કોઈ પણ જાતનો અહંકાર ન હોય એવા ગુરુ પાસેથી એવા લક્ષણો વાળા ગુરુ પાસેથી આપણે દીક્ષા લેવી જોઈએ પછી અને એના પછી જેવી રીતે ગુરુ આજ્ઞા કરે એવી જ રીતે ગુરુજીની સેવા કરવી જોઈએ અને સર્વસ્વ આપણું સમર્પણ કરવું જોઈએ સેવા કરવા માટે આટલું ઇન સમરી આટલી જોઈ હતી આપણે આજનો ટોપિક લે ઉર્વી તું આજે એક મિનિટ રાજા હમ હેલો રાજા ગુરુ લાગતી હતી બુક છે તારી પાસે શ્રુતિ એ છે હું રસ્તામાં છું બસ ઘરે પહોંચું છું ફાઇન ભલે ભલે બીજું કોણ જોઈન થયું છે ઠીક છે હા ચાલ ઉર્વી તું કર આગળ કયું કરું દાદા ગુરુ લક્ષણ કે પછી સર્વ સમર્પણ સર્વ સમર્પણ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બ્રહ્મ સંબંધ કે बाद हमारा क्या कर्तव्य है ये समझाते हुए आज्ञा करते हैं निवेदी भी हम सर्व समर्प्य सर्व समर्प्य समर्पैव हम्म। हाँ। सर्वक्रियादिति स्थिति और हम्म। जिन्होंने प्रभु को आत्मनिवेदन किया है ऐसे पुष्टि मार्गीय जीवों को चाहिए कि वे अपने सभी काम प्रभु के निवेदन प्रभु को निवेदन करके चलाया और जो भी अपनी वस्तु अपने उपयोग में लाना चाहते हो उसे पहले प्रभु को समर्पित करे હમ આગળ વાંચ્યું કે અર્થ ના આટલું સમજો અ, આમાં અ, શ્રી મહાપ્રભુજી સદ- સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બ્રહ્મ સંબંધના બારામાં અ, બ્રહ્મ સંબંધ લે- લયા બાદ શું કર્તવ્ય છે એને સમજાવે છે એ શ્લોક આપ્યું છે એનું અર્થ છે કે જે પ્રભુને આત્મનિવેદન કરીને આત્મનિવેદન કરે છે અને જે પુષ્ટિમાર્ગીય જીવો છે એમણે એમને બધું જ પ્રભુને એટલે જે બી કામ કરે એ પ્રભુના આજ્ઞાથી આજ્ઞા લઈને જ કરે અને કોઈ પણ વસ્તુની વસ્તુનો બી ઉપયોગ કરે તો એ પેલા ઠાકોરજીને સમર્પિત કરી અને પછી જ એનો ઉપયોગ કરે છે હમ श्री महाप्रभु जी ने यहाँ पर निवेदन और समर्पण का भेद समझाया है निवेदन का अर्थ है हमारा सब कुछ प्रभु का है ऐसा प्रभु को जताना निवेदन के बाद हमारी हर वस्तु को भगवतो भगवत से में भगवत सेवा में लगाना इसे समर्पण कहते हैं हम्म। समर्पण हमें किसी प्रकार से करना चाहिए किस प्रकार से करना चाहिए श्री महाप्रभु जी सिद्धांत रहस्य ग्रंथ में आज्ञा करते हैं दाद सर्व कार्य सर्व वस्तु समर्पणम हम्म। और किसी भी कार्य को करने से पहले या किसी भी वस्तु का उपयोग करने से पहले उसे प्रभु को समर्पित कर देना चाहिए यही कारण है कि हमारे यहाँ प्रभु की आज्ञा लेकर ही कोई भी कोई कार्य आरंभ नहीं किया जाता है अत एव उसी वस्तु का उपयोग करना चाहिए जो प्रभु को समर्पित हो हम्म। दासक तो यही धर्म दासक का यही धर्म होता है हम्म। कभी हमारे मन में ऐसा ऐसी शंका होती है कि हम प्रभु को समर्पण तो करते हैं पर क्या प्रभु हमारी समर्पित वस्तु को स्वीकारते होंगे इस शंका को समाधान इस शंका का समाधान भगवत भगवान गीता में इस वचन द्वारा करते हैं સમજાવું કે આગળ લઉં આ શ્લોક લઈ લે એટલું ગીતાજીનું પછી સમજાવજો પત પુષ્પ પત્ર પુષ્પ ફલતો यो मे भगव प्रयचित प्रयच्छति प्रयच्छति તદહ ભગવત્યુપરંતમ અશ્નામી પર્યાતા આમાં એવી રીતે કહ્યું છે કે શ્રી મહાપ્રભુજી આપણને નિવેદન અને સમર્પણ નો ભેદ સમજાવે છે નિવેદન નો અર્થ છે કે પ્રભુને જતાવું કે બધું જ આપનું છે અને એમના નિવેદન નિવેદન કે એના આજ્ઞા પછી જ એની આજ્ઞા એક મિનિટ રાજા અને પ્રભુની આજ્ઞા બાદ ઈ ભગવત સેવામાં લગાવવું એને સમર્પણ કહેવાય અને સમર્પણ કેવું હોવું જોઈએ ઈ મહાપ્રભુ જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરે છે ઈ શ્લોક છે એનો અર્થ છે કે કોઈ બી કાર્ય કર્યા પહેલા આપણે જેવી રીતે ભગવાનને યાદ કરીએ અને કોઈ બી વસ્તુ એમને સમર્પિત કર્યા વગર અ ઉપયોગમાં ન આવી જોઈએ અને આ જ કારણથી આપણા ત્યાં ભગવાનની આજ્ઞા લઈને જ કોઈ બી કાર્ય આરંભ કરવામાં આવે છે અને પછી આજ આ જે સમર્પિત આ જે ભી આપણે સમર્પિત કરીએ છીએ કે આ જે બી કાર્ય કરીએ એ દાસક નો ધર્મ છે એટલે એ એટલે પ્રભુ અને દાસકનો શું કહીએ આપણે રિલેશન હોય ને એને એકચ્યુઅલી એક મિનિટ આવ્યો આ દાસકનો ધર્મ છે બધું સમર્પિત કરીને પ્રભુની આજ્ઞા લઈને કોઈ બી ચીજ કરવી યા કોઈ બી ચીજ ચીજનું વસ્તુનો ઉપયોગ કરવો કે કોઈ બી કારણ કાર્યને આરંભ કરવો એ દાસકનો ધર્મ છે એટલે આમાં બેઝિકલી એ વાત બતાવી જે આપણો ટોપિક છે સર્વ સમર્પણ તો જે રીતે આના પહેલાના બ્રહ્મ સમાજના ટોપિકમાં આપણે વાત જોઈ હતી કે એની હિસ્ટ્રી પણ મેં તમને બતાવી હતી કે જ્યારે મહાપ્રભુજીને એ વાતની ચિંતા થઈ કે જીવને અને ભગવાનને આ બંનેની વચમાં હું રિલેશન કેવી રીતે કરાવું કેમ કે ભગવાન ક્યાં છે અને આપણે ક્યાં છીએ આપણે બંનેની વચમાં કોઈ કમ્પેરિઝન જ નથી એટલે લેવલ ડિફરન્સ ઘણું બધું છે એટલે એ ક્યાં અને આપણે ક્યાં તો મહાપ્રભુજીને ચિંતા થઈ કે જીવમાં તો દોષો ભરેલા છે અને ભગવાન તો નિર્દોષ છે તો આવા બંને મતલબ ઓપોઝિટ વ્યક્તિઓના રિલેશન હું કેવી રીતે કરાવું ત્યારે ભગવાને પોતે પ્રગટ થઈને મહાપ્રભુજીને આત્મનિવેદન મંત્ર એટલે કે બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આ આત્મનિવેદન કરાવીને તમે જે જીવને પોતાના શરણે લેશો એ જીવની સેવાને કે એ જીવને હું એક્સેપ્ટ કરીશ ભલે એનામાં કેટલા પણ દોષો હોય પણ એ બધા દોષોને હું નજરઅંદાજ કરીશ તો આ રીતે ત્યાં ભગવાને જ્યારે આજ્ઞા કરી તો એના પછી આપણને ક્વેશ્ચન થાય કે ચલો ભાઈ બ્રહ્મ સંબંધ તો થઈ ગયું આત્મનિવેદન દીક્ષા થઈ ગઈ હવે શું કરવાનો તો એના જવાબમાં ભગવાને પોતે મહાપ્રભુજીને જે સિદ્ધાંત રસ જે ગ્રંથ નું નામ આની અંદર આવ્યું એ સિદ્ધાંત રસ ગ્રંથ સ્વયં ભગવાને મહાપ્રભુજીને જે આજ્ઞા આપી એ એ જ મહાપ્રભુજીએ સિદ્ધાંત રસિક ગ્રંથના રૂપમાં લખી છે અને મહાપ્રભુજી પોતે એના શ્લોકમાં આગળ કરી રહ્યા છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે એટલે કે સાક્ષાત ભગવાને મને જે કંઈ પણ કીધું એ અક્ષરે અક્ષર વર્ડ ટુ વર્ડ હું આ ગ્રંથની અંદર લખી રહ્યો છું એટલે સિદ્ધાંત રસ ગ્રંથમાં જે કંઈ પણ વાત બતાવવામાં આવી છે એ સ્વયં ભગવાને મહાપ્રભુજીને કીધેલી છે એવું માનવું જોઈએ તો ત્યાં જે આ નિવેદિવી સમર્પ્ય સર્વમ કુર્યાદિત્ય સ્થિતિ જે શ્લોક છે એ પણ સિદ્ધાંત રચનનો છે જેની અંદર એ વાત કહી છે કે જેમણે ભગવાનને આત્મનિવેદન કર્યું છે એ આત્મનિવેદિત વ્યક્તિએ પોતાના જીવનમાં બધી જ વસ્તુ બધા જ કાર્યો પ્રભુને સમર્પિત કરવા જોઈએ એટલે જે રીતે મેં કીધું કે ભાઈ સ્કૂલમાં એડમિશન થાય પછી આપણને એક બેઝિક ક્વેશ્ચન થાય કે ભાઈ હવે શું કરવાનું આપણે નાના છોકરાઓને ઘરમાં હોય એમને કહીએ ભાઈ તારે સ્કૂલ જવાનું તો એ પૂછે સ્કૂલમાં જઈને શું કરવાનું તો આપણે એને કહીએ ત્યાં ટીચર હશે તને ભણાવશે ભણવાનું અને ઘરે આવવાનું ભણવા માટે સ્કૂલમાં જવાનું તો એ જ રીતે કોઈ વ્યક્તિ આત્મનિવેદન લે એના પછી શું કરવાનું તો મહાપ્રભુ જ આજ્ઞા કરે છે કે જે વ્યક્તિએ ભગવાનને આત્મનિવેદન કર્યું છે એ વ્યક્તિએ પોતાની બધી વસ્તુ અને પોતાના બધા કાર્યો પ્રભુને સમર્પિત કરીને જ એનો ઉપયોગ કરવો જોઈએ એટલે વસ્તુનું મિનિંગ એ કે જે રીતે મેં તમને લાસ્ટ ક્લાસમાં એ વાત બતાવી હતી કે આપણું ઘર પરિવાર ધન સંપત્તિ કે આપણા ફેમિલી મેમ્બર્સ આપણું ઘર આપણું જે કંઈ પણ છે આ દુનિયાની અંદર હવે એ બધાના માલિક પ્રભુ છે આપણા માલિક ભગવાન છે આ જાત ની આત્મનિવેદન દીક્ષા જ્યારે આપણી થાય તો એ સમયે જે મંત્ર બોલવામાં આવે છે એનો ભાવાર્થ એ જાતનું છે કે મારું ઘર પરિવાર ધન સંપત્તિ પત્ની પુત્ર જે કંઈ પણ છે હવેથી બધું આપનું છે તમે એના માલિક છો હું તમારો સેવક છું તો આ જાતનું આત્મનિવેદન મંત્રમાં બોલવામાં આવે એટલે એના પછી હવે ભગવાન માલિક છે અને આપણે એમના સેવક છીએ તો હવે સેવકનું ધર્મ શું તો મહાપ્રભુજી બતાવે છે કે જેવી રીતે જૂના સમયમાં ગુલામ હતા કે જ્યારે ખરીદ હતા નોકર અને માલિકના ઘરમાં રહે માલિકનું બધું કામ કરે માલિક એને ખાવાનું આપે સુવા માટે જગ્યા આપે ને પહેરવા માટે કપડાં આપે જે રીતે આજે મહિને મંથલી પગાર લઈને નોકર હોય એ રીતે જૂના ટાઈમમાં નહોતા તો જે રીતે ગુલામ પ્રથા હતી કે જેમાં એ પોતાના માલિકને નિર્ભર હોય અને માલિકને પૂછી પૂછીને એ બધું કામ કરે તો એ રીતે મહાપ્રભુજી કહે છે કે આત્મનિવેદન થયા પછી એટલે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા પછી ભગવાન તમારા માલિક છે અને તમે એમના સેવક છો તો હવે એઝ અ સેવક આપણું કર્તવ્ય શું આપણી ડ્યુટી શું આપણે શું કરવું જોઈએ તો મહાપ્રભુજી કહે છે કે જે રીતે સેવક પોતાના સ્વામી સાથે એનું જે જાતનું રિલેશન હોય જે જાતની એની સિન્સિયારિટી હોય એ રીતે આપણે પણ એ જ સિન્સિયારિટી અને એ જ મોરલ સાથે ઠાકોરજી સાથે રહેવું જોઈએ તો જૂના ટાઈમમાં શું થતું કે નોકર જે છે કંઈ પણ કરે તો માલિકને પૂછીને કરે કે આવું કરું આવું ન કરું કે ભાઈ આ કામ મેં કર્યું છે આ કામ નથી કર્યું આ વસ્તુ લઉં આ વસ્તુ ન લઉં એ નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટા ડિસિઝન બધું જ પોતાના માલિકને પૂછીને કરે એ રીતે હવે બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી જ્યારે ભગવાન આપણા માલિક છે તો બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી એ દિવસથી હવે આપણું આખું જીવન ભગવાનના સેવક તરીકે આપણે વિતાવવાનું છે તો કઈ રીતે કરવું જોઈએ તો મહાપ્રભુજી કહે છે કે ભગવાનની આજ્ઞા લઈને ભગવાનને સમર્પણ કરીને દરેક વસ્તુ લેવી જોઈએ એટલે જૂના ટાઈમમાં જે રીતે ગુલામને અપાતું માલિક જમી લે એના પછી ગુલામને ખાવાનું મળે માલિકના પહેરેલા કપડા જૂના કપડા ઉતરેલા એટલે કે એના પહેરેલા કપડાં ગુલામને પહેરવા માટે આપે માલિકના ઘરમાં એ રહેતો હોય માલિકે એ રીતે એનું બધું કામ કરી આપે પોતાને કંઈ પણ જોઈતું કરતું હોય તો પણ માલિકને પૂછીને કરે તો એ રીતે આપણે પણ રહેવું જોઈએ કે જેટલી પણ વસ્તુ છે આપણું ઘર એ પણ ઠાકોરજીનું છે આપણો પરિવાર એના પણ માલિક પ્રભુ છે આપણી ધન સંપત્તિ આપણી પ્રોપર્ટી આપણું જે કઈ પણ છે એ બધું ભગવાનનું છે ભગવાન એના માલિક છે તો ભગવાનની આજ્ઞા લઈને એમને પૂછી પૂછીને દરેક કાર્ય કરવું જોઈએ એટલે કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં નવી આવે તો પહેલા ઠાકોરજીનો જો પ્રભુ લાયક એ વસ્તુ હોય તો ઠાકોરજીને એ ઉપયોગ કરી લે ઠાકોરજી વસ્તુનો પછી આપણે એનો યુઝ કરવો જોઈએ અને ઠાકોરજી લાયક કોઈ વસ્તુ ન હોય તો પછી ઠાકોરજીની આજ્ઞા લઈને વસ્તુનો ઉપયોગ આપણે કરી શકાય તો એ વાત છે બેઝિકલી સમજવાની વાત કે ભગવાનને સમર્પણ કરીને દરેકે દરેક વસ્તુ કે દરેક કાર્ય આપણા પ્રભુના ઉપયોગમાં આવી જાય એના પછી આપણે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અથવા કાંઈ પણ કામ આપણે કરવા જઈએ સારું કાર્ય કરવાની શરૂઆત કરીએ નવું કામ ચાલુ કરીએ તો ઠાકોરજીની આજ્ઞા લઈને ઠાકોરજીની આજ્ઞા લઈને પછી એ કાર્યને કરવું જોઈએ તો જેનાથી આપણું આખું જીવન જે છે સમર્પિત બને એટલે જૂના ટાઈમમાં નોકરને અલાઉડ નહોતું કે માલિકને પૂછ્યા વિના કંઈ પણ કરી લે કે માલિકને જમતા પહેલા એ જમી લે તો એ રીતે આપણે પણ ભગવાન માલિક છે આપણે નોકર છીએ તો ઠાકોરજીની આજ્ઞાથી ઠાકોરજીનું થઈ જાય ઠાકોરજી એ વસ્તુનો ઉપયોગ કરી લે એના પછી જ આપણે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ આ જાતનું જીવન આપણું બ્રહ્મ દીક્ષા થયા પછી હોવું જોઈએ કેમ કે બ્રહ્મ દીક્ષા વખતે આપણે ઠાકોરજીને પોતાના માલિક તરીકે પોતાના સ્વામી તરીકે એક્સેપ્ટ કરી રહ્યા છીએ એટલે એ બ્રહ્મસવન દીક્ષા પછીનું જે આપણું જીવન છે એમાં જે ડિફરન્સ આવે છે એ બેઝિકલી આ આવે છે કે હવે આપણા માલિક કોઈક છે આપણે એમના નોકર છીએ એટલે એમને પૂછી પૂછીને દરેક કાર્ય થવું જોઈએ આપણે સ્વતંત્ર નથી ભગવાન આપણા માલિક છે એટલે એમને પૂછ્યા વગર એમની આજ્ઞા લીધા વગર કોઈ પણ કાર્ય આપણે કરવું ના જોઈએ પ્રભુની આજ્ઞા લઈને અથવા જે વસ્તુ પ્રભુના ઉપયોગમાં ડાયરેક્ટલી આવી શકતી હોય તેવી વસ્તુને ઠાકોરજીના ઉપયોગમાં લાવીને પછી આપણે એનો યુઝ કરવું જોઈએ તો આ સમર્પણની વાત જે રીતે મેં જેમાં એક્ઝામ્પલ આપ્યું હતું આપણે તિરુવનંતપુરમ જે કેરલાનું કેપિટલ છે ત્યાંના રાજાનું કે એ પોતે રાજા હતા તો પણ એ માનતા કે જે ત્યાં જે મતલબ પદ્મનાભ સ્વામી બિરાજે છે એ આ ગામના રાજા છે અને હું એમનો મંત્રી છું એ પદ્મનાભ સ્વામીના વતી કે એમના તરફથી એમના બેહાફમાં હું આ બધા રાજકાજને સંભાળી રહ્યો છું એના માટે મેં જે રીતે કીધું હતું કે જે ત્રિવેન્દ્રમની અંદર જે ખજાનો મળ્યો કેટલા બધા લોકર ખોલ્યા અને એની જે બધી બહુ ન્યૂઝપેપર્સમાં બહુ આવ્યું હતું તો અમે લોકો જ્યારે ગયા ત્યારે વાત ત્યાં પૂછી હતી ત્યારે એમણે કીધું કે ત્યાંના રાજા પોતાને મંત્રી અને પદ્મનાભ સ્વામીને માલિક માનતા એ ગામના રાજા માનતા એટલે પોતાનો જે કંઈ પણ રાજકોષ રાજાનો જે ખજાનો હોય ટ્રેઝર જે છે એ બધું ઠાકોરજીના મંદિરમાં એ હિસાબે રાખ્યું હતું કે ઠાકોરજી માલિક છે અને હું એમના બિહાફ આ બધું સંભાળી રહ્યો છું જ્યારે તમે બીજી વાત બતાવી હતી કે ત્યાંના રાજાઓમાં એ પ્રથા એ જાતની હતી કે એ લોકો જ્યારે રાજકાજ કરીને આવે એટલે રાજસભામાં બેસે ત્યાં કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લે પોતાના સ્ટેટ સંબંધી તો એ પાછા રાજસભામાંથી જઈને ઠાકોરજીની પાસે ત્યાં પદ્મનાભ સ્વામીના મંદિરમાં જઈને ઠાકોરજીને બધું રીડ કરીને સંભળાવતા કે આજે આજે મેં આ ડિસિઝન લીધા છે ને આ કાર્યવાહી કરી છે કેમ કે એમનામાં એ ફિલિંગ હતી કે પદ્મનાભ સ્વામી રાજા છે અને હું એમનો મિનિસ્ટર તરીકે આ બધું સંભાળું છું તો એ જ બેઝિક વાત અહીંયા પણ છે કે આપણું ઘર આપણું પરિવાર આપણી ધન સંપત્તિ બધું જ આત્મનિવેદન દીક્ષા પછી ઠાકોરજીનો છે અને હવે ઠાકોરજીની આજ્ઞા લીધા પછી જ આપણે આ બધાનો યુઝ કરી શકીએ ઠાકોરજીની આજ્ઞા લીધા વિના સેવક તરીકે એક દાસ તરીકે નોકર તરીકે આપણાથી ઇન્ડિપેન્ડન્ટલી કોઈ કામ થઈ શકે નહીં તો એ બેઝિકલી વાત આની અંદર મહાપ્રભુજી સિદ્ધાંત રહેશે ગ્રંથમાં સમજાવી છે પછી જે બીજી વાત આની અંદર આવી એ નિવેદન અને સમર્પણનો ડિફરન્સ નિવેદન શું છે અને સમર્પણ શું છે તો નિવેદન એ છે કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા લેતી વખતે મંત્ર બોલીને ઠાકોરજીની સામે ઊભા રહીને જે રીતે મેં તમને દીક્ષા લેવાની પ્રોસેસ બતાવી હતી કે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ દીક્ષા કઈ રીતે લેવાય તો જે રીતે મહાપ્રભુજી ગુરુના લક્ષણ બતાવ્યા તો એવા એક શ્રેષ્ઠ ગુરુને ચૂઝ કરી એમની આજ્ઞા લેવી જોઈએ પહેલા દીક્ષા લેવા માટે ગુરુ પણ જો યોગ્ય છે તો એ પણ શિષ્યની ચકાસણી કરે કે આ વ્યક્તિ પુષ્ટિ માર્ગમાં આવવા માટે અને મહાપ્રભુજીના સિદ્ધાંતોને જાણકાર છે કે નહીં અને દીક્ષા લીધા પછી એ દીક્ષાના નિયમોનું આ વ્યક્તિ પાલન કરશે કે નહીં આ વાત ચેક કર્યા પછી ગુરુ જે છે શિષ્યને દીક્ષા આપે દીક્ષા લેતી વખતે જે રીતે મેં કીધું હતું કે સારી રીતે એટલે અપરસમાં નાહીને ચોખ્ખા વસ્ત્રો પહેરીને ઠાકોરજીની સન્મુખ હાથમાં તુલસી દલ લઈને ઠાકોરજીની સામે ગુરુ આપણને મંત્ર બોલાવે મંત્ર બોલી અને પછી એ તુલસીજી જે છે ઠાકોરજીના ચરણારોધમાં સમર્પિત કરવામાં આવે તો ત્યાં ઠાકોરજીની સામે ઉભા રહીને આપણે પ્રતિજ્ઞા લઈ રહ્યા છીએ પ્લેજ લઈ રહ્યા છીએ અથવા ઠાકોરજીને બતાવી રહ્યા છીએ કહી રહ્યા છીએ કે ભાઈ આજ સુધી હું એ માનતો હતો કે હું આ બધી વસ્તુનો માલિક છું પણ હું હવે તમારો સેવક થયો તમે મારા સ્વામી થયા મારું ઘર પરિવાર ધન સંપત્તિ હવે બધું જ આપનું છે આપ એના માલિક છો અને હું આપનો નોકર છું હું આપનો દાસ છું આ રીતે ઠાકોરજીની સામે આપણે બોલીએ એ મંત્રની અંદર દરેકે દરેક વસ્તુ ગણાવવામાં આવી છે કે મારું ઘર પરિવાર ધન સંપત્તિ પત્ની પુત્ર મારું આલોક પરલોક એટલે કે અત્યારે હું જીવું છું એ મૃત્યુ પછી મારું જે કંઈ પણ થાય મારી અહંતા મમતા મારો દેહ ઇન્દ્રિય પ્રાણ હવે બધાના માલિક તમે છો અને હું તમારો નોકર છું આ રીતે ઠાકોરજીની સામે જે એક એક વસ્તુ ગણાવીને આપણે બોલીએ કે ભાઈ આ આ બધી વસ્તુ હવેથી તમારી છે હવે આપ એના માલિક છો આ નિવેદન છે નિવેદનનો મતલબ છે ઠાકોરજીને જણાવવું ઠાકોરજીને આ વાત બતાવવી કે હવે આ બધું તમારું છે અને તમે એના માલિક છો આ નિવેદન થયું હવે સમર્પણ શું છે તો સમર્પણ એ છે કે નિવેદન મંત્ર બોલતી વખતે બ્રહ્મસવન મંત્ર બોલતી વખતે આપણે દરેકે દરેક વસ્તુ ગણાવીને ઠાકોરજીને કહી દીધું કે આ બધું તમારું છે હવે સમર્પણ એ છે કે જ્યારે તમે ઠાકોરજીને પોતાના ઘરમાં પધરાવીને પોતાનું ઘર એ પણ ઠાકોરજીની સેવામાં એનો ઉપયોગ કરો છો પોતાના પરિવારને પણ ઠાકોરજીની સેવામાં યુઝ કરી રહ્યા છો એટલે તમારો પરિવાર પણ ઠાકોરજીની સેવા કરી રહ્યો છે તમારી ધન સંપત્તિ તમારા પૈસા તમારી પ્રોપર્ટી કે જે કંઈ પણ છે એ પણ ઠાકોરજીની સેવાની અંદર યુઝ થઈ રહી છે તો જે જે તમે બોલ્યા હતા કે મારું દેહ મારા પ્રાણ મારું શરીર મારું પરિવાર મારી ધન સંપત્તિ મારું ઘર આ બધું હવે તમારું છે તો જે બોલ્યા હતા એ નિવેદન છે અને ઘરમાં પધરાવ્યા પછી ઠાકોરજીની સેવામાં પ્રેક્ટિકલી આ દરેકે દરેક વસ્તુને યુઝ કરવી એટલે ઠાકોરજીને પ્રેક્ટિકલી બતાવવું કે હું જે આ વસ્તુ બોલ્યો તો એ બધી વસ્તુ આપની છે એ પ્રેક્ટિકલી ઠાકોરજીની સેવામાં યુઝ કરીને ઠાકોરજીને દેખાડવું કે ભાઈ હું જે બોલ્યો તો એ બધાનો ઉપયોગ હું આપની સેવાની અંદર કરી રહ્યો છું પોતાના પ્રાઇવેટ મોજ શોખ માટે નહીં પણ પહેલા આપની સેવામાં આ દરેકે દરેક વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે તો આ સમર્પણ છે તો બેઝિક ડિફરન્સ નિવેદન અને સમર્પણમાં એ છે કે નિવેદન એ છે કે જ્યારે બ્રહ્મસબંધ મંત્ર બોલીને આપણે ઠાકોરજીને દરેકે દરેક વસ્તુ ગણાવીએ છીએ કે ભાઈ મારું ઘર મારું પરિવાર મારી ધન સંપત્તિ મારો શરીર બધું તમારું છે તો આ બોલવું એ નિવેદન થયું અને ઠાકોરજીને પોતાના ઘરમાં પધરાવીને આ બધી વસ્તુનો ઉપયોગ પ્રભુની સેવામાં કરવો પ્રેક્ટિકલી એ દરેકે દરેક વસ્તુનું સમર્પણ કે પ્રેક્ટિકલી દરેકે દરેક વસ્તુનો યુઝ ઠાકોરજીની સેવામાં કરવો એ સમર્પણ છે એટલે એકવાર પ્રોમિસ કરી દેવું એ નિવેદન છે અને પ્રોમિસ કર્યા પછી પ્રેક્ટિકલી એને નિભાવવું અને કરીને બતાવવું કે ભાઈ હું બોલ્યો તો એવું મેં કર્યું છે તો આ ઠાકોરજીને બતાડવું એ સમર્પણ છે શશાંકભાઈ તમને શું સમજાયું નિવેદન અને સમર્પણમાં હેલો હેલો હા બોલો છો સંગભાઈ એટલે સર્વ સમર્પણમાં ને નિવેદન અને સમર્પણ આ બંનેમાં ડિફરન્સ શું છે નિવેદન નો અર્થ છે કે એટલે આપણે આપણું જે બી છે એ બધું પ્રભુ નું છે એવું એનો મતલબ છે એટલે આપણને એમ બતાવવું છે ને એને એને નિવેદન કહેવાય અને સમર્પણ એટલે કે જે એટલે આપણને કેવી રીતે એમની સેવા કરવી જોઈએ અને એમને એક મિનિટ કન્ફ્યુઝ થયો એક સેકન્ડ હા પૂર્વી તને શું સમજાયું બોલ ઈ સમજાયું કે આપણે જેવી રીતે પ્રભુની આજ્ઞા નિવેદન એટલે કે પ્રભુનું પ્રભુને જતાવું કે તમારું જ બધું છે અને સમર્પણ એટલે કે પ્રભુને આપણે કહીએ ને એમ કે કોઈ બી વસ્તુ યા કોઈ બી કાર્ય હોય કે વસ્તુને ઉપયોગ કર્યા પહેલા પ્રભુને આપણે સમર્પિત કરીને પછી વસ્તુને ઉપયોગ કરીએ એને સમર્પણ કહેવાય એટલે એ વસ્તુનું પ્રેક્ટિકલી ઠાકોરજીના ઉપયોગમાં એ વસ્તુને લાવવી પછી આપણને ઉપયોગ કરવો એને સમર્પણ કહેવાય અને નિવેદન એટલે કે પ્રભુને જતાવવું કે બધું જ તમારું છે એમ મતલબ જે રીતે તમે જો આના ટેકનિકલ વર્ડ મિનિંગ એ રીતે છે બેઝિકલી એને ધ્યાનમાં રાખવું જોઈએ બ્રહ્મ સંબંધ મંત્ર વખતે એ મંત્ર બોલીને આપણે ઠાકોરજીને જે કહીએ જે રીતે મેં બ્રહ્મસવન મંત્રનું મિનિંગ કહ્યું કે હું મારું ઘર પરિવાર ધન સંપત્તિ મારો દેહ એટલે મારું શરીર મારી ઇન્દ્રિયો એટલે મારી સેન્સરી ઓર્ગન્સ એટલે આંખ નાક કાન શરીર મારું જે કંઈ મારા એટલે જીભ આજે પાંચ આપણી સેન્સરી ઓર્ગન્સ છે મારા પ્રાણ મારું અંતઃકરણ મારી આત્મા આ બધું ના માલિક તમે છો અને હું તમારો દાસ છું આટલું જ્યારે તમે ઠાકોરજીને બોલી ગયા આ નિવેદન કર્યું અને હવે જ્યારે ઠાકોરજી તમારા ઘરમાં પધાર્યા તો હવે તમે પોતાના ફેમિલી મેમ્બર્સને ઠાકોરજીની સેવામાં યુઝ કરી રહ્યા છો એટલે તમારા પરિવારમાં જે રીતે માતા પિતા હસબન્ડ વાઈફ છોકરો આટલા જણા હોય તો બધા ઠાકોરજીની સેવાની અંદર સંમેલિત થઈ રહ્યા છે એટલે જે પિતા છે એ કંઈક કરી રહ્યા છે માતા બહુ રસોઈ કરી રહી છે ઠાકોરજી માટે જે પુત્ર છે ચલો ઠાકોરજીના શ્રૃંગાર વસ્ત્ર વગેરે કરી રહ્યા છે સ્નાન કરાવી રહ્યા છે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે તો આ રીતે તમે પોતાના જે ફેમિલી મેમ્બર્સ છે એ બધાનો પ્રેક્ટિકલ યુઝ ઠાકોરજીની સેવામાં કર્યું નિવેદન વખતે તમે શું બોલ્યા હતા કે મારું પરિવાર હવે તમારું છે તમે એમના માલિક છો મારો પરિવાર હવે તમારો થયો આ નિવેદન થયું અને હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા અને તમે પોતાના પરિવારને ઠાકોરજીની સેવામાં ઉપયોગ કરી રહ્યા છો તો એ સમર્પણ છે એક સિમ્પલ એક્ઝામ્પલ જે રીતે આપું કે તમે શું બોલ્યા હતા કે મારું શરીર કે આ તમે મારા માલિક છો હવે ઠાકોરજી જયારે ઘરમાં પધાર્યા તો તમે પોતાના શરીરથી ઠાકોરજીની સેવા કરી રહ્યા છો એટલે તમે પોતાના શરીરને ઠાકોરજીની સેવામાં યુઝ કરી રહ્યા છો તમારા હાથેથી તમે ઠાકોરજી માટે રસોઈ એટલે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છો હાથેથી તમે સ્નાન શ્રૃંગાર કરાવી રહ્યા છો ઠાકોરજી માટે કંઈક લાવી રહ્યા છો ઠાકોરજી માટે કંઈક નવું બનાવી રહ્યા છો જે કંઈ પણ કરો છો તો આ શું થયું જે દેહનું તમે નિવેદન કર્યું કે આ દેહ હવે તમારું છે તમે એના માલિક છો એ દેહનું સમર્પણ ક્યારે કહેવાય જ્યારે તમે પ્રેક્ટિકલી પોતાના શરીરને ઠાકોરજીની સેવામાં યુઝ કર્યું તમને સામાન્ય આપણા જે કોમન એક્ઝામ્પલ છે નથી બતાવું કે જે રીતે તમે કોઈ વ્યક્તિને પ્રોમિસ કરો કે ભાઈ કાલે હું તને આ વસ્તુ લાવી આપીશ આ નિવેદન થયું તમે પોતાના ફ્રેન્ડને એમ કહો કે ભાઈ ચલ તને આ વસ્તુ જોઈએ છે હું તને કાલે લાવીને તને હાથમાં આપી દઈશ આ કહેવું આ નિવેદન થયું તમે પ્રોમિસ કરી તમે બોલ્યા આ નિવેદન છે નેક્સ્ટ ડે તમે એ વસ્તુ ખરીદીને તમારા ફ્રેન્ડને આપી રહ્યા છો અને તમારો ફ્રેન્ડ એ વસ્તુનો યુઝ કરી રહ્યો છે તો યુઝ કરવું સમર્પણ છે એ જ રીતે ઠાકોરજીને જ્યારે આપણે નિવેદન કર્યું બ્રહ્મસંબંધ મંત્ર બોલ્યા ત્યારે આપણે ઠાકોરજીને કીધું એક એક્ઝામ્પલ લો ચલો બધી વસ્તુને છોડી દો કેવલ એક કે ભાઈ મારું હું તમારો છું હું તમારો દાસ છું હવે દાસ શું કરશે માલિકનું બધું કામ કરે કરવું જોઈએ માલિક ના કહ્યા પહેલા કરી દેવું જોઈએ એટલે માલિકને કહેવું ના પડે કે ભાઈ આમ કરો જે રીતે જૂના ટાઈમમાં સિસ્ટમ હતી ઘરમાં નોકર હોય તો માલિક જાગે એની પહેલા નોકરે જાગી જવું માલિક જમી લે એના પછી નોકરે જમવું માલિક આપી દે તો લઈ લેવું સામેથી માંગવું નહીં આ રીતે ભગવાન માલિક છે આપણે એના નોકર છીએ આ રીતે તમે કીધું ભગવાનને સામે ઉભા બોલ્યા કે તમે મારા માલિક છો હું તમારો નોકર છું આ નિવેદન આ બોલવું જે છે એ નિવેદન થયું કેવળ ઠાકોરજીને આ પ્રોમિસ કરવી ઠાકોરજીની સામે ઠાકોરજીને કહેવું કે તમે માલિક છો હું તમારો નોકર છું તો આ કહેવું એ નિવેદન થયું સમર્પણ શું થયું હવે તમે કહ્યું કે હું દાસ છું તો હવે પોતે દાસ છો એ ઠાકોરજીને બતાડો દાસ નું કામ શું એ કરીને બતાડો ઠાકોરજીને કે તમે કેવલ બોલ્યા નથી પણ તમે જે બોલ્યા છો એ તમે કરશો પણ તો હવે શું કરશો તો જે દાસનું ધર્મ છે દાસની જે ડ્યુટી છે નોકરની જે ડ્યુટી છે હવે એને બજાવો ઠાકોરજી જાગે એની પહેલા જાગી જાઓ ઠાકોરજીના સ્નાન શ્રૃંગાર નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખો ઠાકોરજીની બધી જ વસ્તુ પોતાના હાથે કરો તો આ શું થયું એઝ અ નોકર આપણી ડ્યુટી એ તમે કરીને બતાડ્યું કે હું બોલ્યો તો કે તમે મારા સ્વામી છો હું તમારો દાસ છું મેં નિવેદન કર્યું હતું હવે મેં પોતે પ્રેક્ટિકલી પોતાનું દાસપણું બજાવીને તમને સમર્પણ કર્યું એટલે કે પ્રેક્ટિકલી તમે ઠાકોરજીના દાસ બનીને રહ્યા આ સમર્પણ છે પોતાની લાઈફસ્ટાઈલ તમે ઠાકોરજીના દાસ તરીકે બનાવી આ સમર્પણ છે અને ઠાકોરજીને કહ્યું એ નિવેદન છે ઓકે પૂર્વી હવે સમજાયું હા સમજાયું સમજાયું શું સમજાયું સત્સંગભાઈ નિવેદન એટલે કે આપણે ઠાકુરજીને કહીએ કે ભાઈ કે હું હું મારો શરીર કે જે બી જે તમારા તમારા માટે છે બધું સમર્પણ છે એ જે આપણે એ જે જે આપણે નિવેદન કરીએ ને એટલે એ કહેવાયથી એ નિવેદન ગણાય અને જે એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે ડેલી લાઈફમાં જે આપણે ફોલો કરીએ એમનું બધું શેડ્યુલ છે એમના હિસાબે આપણે રૂટિનમાં રહીએ ને એમની સેવા કરીએ ટાઈમ ટુ ટાઈમ ને એને સમર્પણ કહેવાય તો જે બોલ્યા એ નિવેદન છે અને જે બોલ્યા એ કરવું એ સમર્પણ છે સમર્પણ કરવું ગુડ તો ટુ સે એ નિવેદન છે અને જે કહ્યું ટુ ડુ એ સમર્પણ છે સમજી ઓકે સમજાઈ ગયું આ લખી લેજો ટુ સે એ નિવેદન છે અને ટુ ડુ એ શું છે એ સમર્પણ એ સમર્પણ છે ઓકે ક્લિયર થયું હવે કઈ ડાઉટ છે આમાં કઈ ડાઉટ હવે આમાં થોડીક આ જે સમર્પણનો જે નીચે છે કે किसी भी कार्य करने से पहले एक वस्तु उपयोग करने से पहले उसे प्रभु को समर्पित कर देना चाहिए એટલે એ સમર્પણ થાય એ સમર્પણ જ ગણાય ને એ પણ એટલે ઈ એટલે સમર્પણમાં જ આવી ગયું ને એ બધું વસ્તુ જે જે એમને આપણે પેલા જ પ્રભુને આપીએ પછી આપણે એને યુઝ કરીએ એટલે એને એને બી સમર્પણ જ પકડે ને હા એ તમારું એટલે તમે વસ્તુ ડાકુજીને ઉપયોગમાં લાવી એ સમર્પણ છે ને એ ખાલી કહેવાય ને નિવેદન કહેવાય બરોબર જે કીધું એ નિવેદન છે અને જે કીધું એ કર્યું એ સમર્પણ છે ઓકે વર્ડ નિવેદન છે અને ટુ યુઝ વર્ડ ને યુઝ કરવું એ સમર્પણ છે રાઈટ નહીં જો હું કીધું ને એ રીતે લખ ટુ ટુ સે એ નિવેદન છે અને ટુ ડુ વોટ સેડ એ સમર્પણ છે આપણે જે ખાલી બોલીએ એને આપણે નિવેદન કહેવાય અને કઈને જે યુઝ યુઝમાં લાવીએ એ વસ્તુને ઈ સમર્પણ કીધેલું કરીએ જે બોલે ને કીધેલું કરીએ એ સમર્પણ છે છે કઈ ડાઉટ હવે આમાં ના ના ના એટલે હવે જે રીતે એના પછી જે ક્વેશ્ચન આવ્યો કે સમર્પણ કિસ પ્રકાર કરના ચાહીએ એટલે કે હવે ઠાકોરજીને સમર્પણ કેવી રીતે કરવું તો મહાપ્રભુજીએ કીધું કે તમે કોઈ પણ